હા એ ડાઉટફુલ છે ત્રીસ પાંચ ચોરાસી સાંજે ડોક્ટર શિરીષ પટેલ ત્યાં લોસ એન્જલિસ ફોર હાઉ લોંગ યુ હેવ બીન ડાઉટફુલ ત્રણ વર્ષથી પહેલું ડાઉટફુલ નહીં ના નતો ડાઉટફુલ છે પહેલા तो डिसीजन तो करना पड़ेगा ना आप कौन है डिसीजन तो करना पड़ेगा ना You will have to make up your mind who you are. You are doubtful, you will have to make up your mind who you are. એની શોધખોળમાં છે એની જ શોધખોળમાં છે आप कहाँ तलाश करता है Where are में you, तलाश करता है डूंगरों पे where are you searching? In books or in, on, in the mountain? Searching પોતાની જાતની અંદર સર્ચ કરે છે ओहो। फिर अभी तक कुछ दिखाया Have you seen anything so far? ના હજી ખબર નથી પડી कौन तलाश करता है Who is searching? तलाश करनारा कौन है किसकी तलाश करता है Who is the searcher and who is he searching? એ છે સમથિંગ ઇન મી મારામાં something in me is searching something in me is searching और किसकी करता है and kiski. What? Who what is, is searching that? and uh, whom is searching? Who is searching and whom is it searching? It's searching that who is in me, who is searching. In other words, uh, there is something in me searching. What is the relationship <laughs> that me that? I think it's no, he wants to say that there are two things, the one who is searching right. and the thing to be searched. Right. Now he, he wants to know who is searching and uh, uh, to whom you are going to search. All these things are within you. Right. Now, now have you discriminated all these things because it's very difficult. No, I have not. because I just started. એટલે કે મને hmm. એ કે એમને હજુ ખબર નથી હજુ હજુ ખ્યાલ નથી આવ્યો કે કોણ કોની તપાસ કરે છે કોણ શોધનારો છે શોધક કોણ અને શોધવાનું શું હેતુ શું કારણ કરતા ફાયદા Yeah, the purpose is uh, I was not comfortable with the name given to me, you know. So that is, I know that uh, when I was not comfortable, then I started searching. No, you are not comfortable with the name given to you? Not the name, with the name associated with all the things that has happened. So that means, uh, you know, what has happened is correct. और કૃષ્ણમૂર્તિ એમ કે છે દાદા કે આ બધું મને નામ આપવામાં આવ્યું આ બધું નામની જોડેની બધી જે માયા છે એ બધામાં મને કમ્ફર્ટ લાગ્યું નહીં એટલે હું અંદર હવે બીજું શોધવા નીકળ્યો और जो तलाश करता है कृष्णमूर्ति तलाश करता है कृष्णमूर्ति ने मी तलाश करता है क्या દાદા સામે જઈને પેલા દાદા જય શ્રી કૃષ્ણ જય સચિદાનંદ જય શ્રી કૃષ્ણ हाँ ये नहीं तो कोई तलाश करता है तलाश करता है ના એને જવાબ એનો આપ્યો દાદા કે સમથિંગ ઇન મી something in me something is searching oh but the something in me mm. that is <coughs> in me that is temporary krishnamurti is temporary me is temporary something is temporary right you get it yeah, yeah. something that is searching is temporary right but i'm looking for permanent ah. એ પરમાનન્ટ ની શોધમાં છે हाँ तो टेम्पररी परमानेंट तू कैसा खल- सोच कर सकता है How can the temporary permanent temporary की शोध कर सकता है टेम्पररी है परमानेंट की शोध कैसे कर understand? Yes. Temporary, permanent can search for temporary, but how can temporary search for permanent? That's true. But this temporary, at, at this present time, it's been, uh, because it's not, I am not clear, Mm. I'm not able to associate that I am the permanent. So, by a process, if I quiet myself, me, the uh, temporary, will is, is the permanent, but I am not feeling it. ये क- कौन अभी तीन साल में टेन परसेंट आगे बढ़ा कि नहीं बढ़ा Have you advanced even 10% in तीन साल में this कुछ touch प्रोग्रेस हुआ कि in the three years? I'm not looking for the results because I am just started and uh, I'm going to leave it the natural course. And, uh, કે છે હું એવું રિઝલ્ટ જોતો નથી મેં હજુ જસ્ટ શરૂઆત કરી છે અને હું કે છે કે એના નેચરલ કોર્સ પ્રમાણે આગળ વધું છું તો ડિરેક્શન કાં છે લાયા તું એ ડિરેક્શન કિસને દિયા થા somewhere you receive this you were going in a natural path, right? So you said, who gave where it? did you find the natural path? No, who has the- given this direction? It, it happened uh, just uh, three four years back. No, but who has given this direction to of this path? Oh, this path? Yeah. I don't know. ખબર નથી કે છે મને I don't. I can't uh, pinpoint which who gave me or what. Did you find in the book? મને ખબર નથી કે છે કે કો- કોણે મને આપ્યું I'm not looking for the results. In other words, uh, something which told that I found out that the name given to me was not realistic, and then I started looking the other direction. Right? And uh, when I started quietening the uh, mind back, uh, એ વર્લ્ડની વર્લ્ડ વર્લ્ડની ઇન્વેન્શન હોવે દુનિયાદારી ઇન્વેન્શન હોય તે પણ કોઈ ગાઢ વગર કરી શકે એમ છે કોઈ Because કોઈ ગાઢ જોઈ With નથી the usually- even if you are, even if you Guide, are, guide. even if you are in any worldly search, you need a guide. yes, I need it. So, હા એ કે જે આ જરૂર પડે વર્લ્ડલી વસ્તુમાં હમ, તો આમાં મને જે So you don't think you need a guide in the No, I didn't, spiritual I thing? didn't say that. I, what I said was, No, no, it's not that it is said. He's asking. right, I, I need a guide, but uh, when I started this, I was looking for it, and then I found out that if it is a guidance, the answer was coming, but I'm not perfect, and I said, then I'm ready that uh, the guide will come to me back. એ કહે છે કે ઇન્કવાયરી ચાલુ છે એમની ઇન્કવાયરી એની ચાલુ છે અને એ કહે છે કે વેન એ તૈયાર થશે ત્યારે ગાઈડ એની સામે જ આવીને ઉભો રહેશે એટલે આપણે સ્ટેશન પર જવાની જરૂર નથી અહીં બેઠા બેઠા ઇન્કવાયરી કર્યા કરે સ્ટેશન આવીને ઉભું રહે that means you don't have to સરસ દેખાડે એટલે એ કહે છે કે he is saying that uh, you are sitting here, you want to inquire where the station is, etc. But you don't don't have to. yeah, so you will by just inquiring reach the station. No, I won't. No, station come to you. Uh, or the station will come to you. It won't come. Ah. But both the station and what I'm inquiring is in the same place. So when I question it, obviously, it's going to tell me the, uh, at this present time, the station looks to me different from what I knew. Right? એ કહે છે કે અત્યારે એની સમજ છે કે હું જ્યાં છું ત્યાં જ સ્ટેશન છે હું જ્યાં છું ત્યાં જ સ્ટેશન છે એ ગેરંટી વાત છે કોઈ ગેરંટી આપી હતી is that a guarantee thing did anybody give you a guarantee On spiritual path, I think I am going to go with the faith that what I have seen before, mm. and I am going to proceed on that faith. Mm. But but who gave you the faith or why do you have the faith? The faith is within us back. When you start walking, nobody told me that if I walk, if I put two steps, I'm going to proceed in the right direction. The conviction came to me, and we walked, and today I can walk. So the faith is already there. So એ કહે છે દાદા કે સ્ટેશન હું છું ત્યાં જ સ્ટેશન છે અને એ શ્રદ્ધાથી હું ચાલુ છું હમ, તો કોઈ હું- કહે- કોઈ હું- કહ્યું કે તારે એમને બેઠી છે કઈ Did somebody tell you that or is it, પુસ્તકમાં વાંચેલું. is it, have you read it in some books or કોઈની how did you come to જરૂરી know છે? that? uh, if you want to know the uh, trace of the fact, Hmm. I went to the library, you know, just to look for a book, Hmm. and I saw the uh, the whole volume of Mahabharata, Mahabharata. and uh, which uh, probably gave me an idea if you want to put that way. That, years ago? Three, four years ago. Dada? ત્રણ કે ચાર વર્ષ પહેલા એ લાઇબ્રેરીમાં ગયો હતો અને મહાભારતની બુક લીધી એમાંથી થોડું વાંચ્યું એની મેથી એને ચાલુ થયું બધું મહાભારત નથી મહાભારત ને બોલે આપું I don't know I think it is because you know I I don't know whether it came from that it could it is one of the thing that I could કે એ એ ખાલી એક જ વસ્તુ છે જેમાંથી મને લાગે છે બીજી પણ ઘણી વસ્તુ હશે કેટલા કેટલો ટાઈમ એના માટે કાઢું છું ચોવીસ કલાકમાં how much time do you spend in the search in the 24 hours during the day Six hours five hours Two hours. બે કલાક દિવસના બે કલાક હા તે ઘડી માઇન્ડ માઇન્ડ શું કરતું હોય છે what is your mind doing during those mind two hours? અવેરનેસમાં કરું છું કે Two, two hours um, trying to introspect what I have investigated in the previous of previous time. In other words, like uh, if I spent two hours in the previous day looking at, I read something about the and put I was not so sure about the thought I had in my mind whether when, I, when the inquiry started. Then after I got involved in Jimmy Mission, the book became very clear to me because I was able to uh, see pinpoints of the uh, in the book depicting exactly what happened. So, in other words, the impression is already formed by some of the original thinking. Hmm. And so it is not conditioned by Chinmaya mission because I think uh, it assisted me in my thinking. વિચારે છે આ એટલે કે છે નહીં दूसरा रास्ता ही नहीं देखा उसने चिन्मयानंद ने तो जो रास्ता उसने देखा रास्ता आपको बताया उसको भी नहीं आता आपको भी नहीं आता वो કોહેરનેસ માટે થિંકિંગ છે ખાલી thinking thinking thinking thinking thinking thinking thinking તો ઇટ ઇઝ એમ કે રસ્તો સારો છે શાંત એટલો ટાઈમ શાંતિ મજા આવે એટલો રસ્તો સારો છે એ હેલ્પ ના કરે આગળ વધારે માટે કંઈ હેલ્પ કરે કે છે ઇઝ સેઇંગ પેલા તો ઓલું તમે કહો ને એમને બીજા ખરાબ રસ્તે ના જાય એટલો ટાઈમ સારો એ તને ખોટે રસ્તે જતો બતાવશે અને તારો એટલો વખત શાંતિ મળે છે એને હેલ્પિંગ નહીં રહે એમાં કહે છે કે what you saying is what you are doing will prevent you from going in the bad side and also during the time you are doing it it will give you shanti and peace but it cannot take you to reality I, I, I agree with him uh, because the, the, the thinking that, in other words, uh, just like a little baby, we, we, we, you know, that's the way that I felt. That I used to read a lot. I used to read a lot, and I used to uh, think. Uh, એક અવાજ આવે ને. I used to think a lot. Helping માટે ઇન્ડિપેન્ડન્ટ માર્ગ જોઈએ ઇન્ડિપેન્ડન્ટ થવાય એવું માર્ગ જોઈએ આ ડિપેન્ડન્સી વધતી જાય છે he says saying that for helping you need an independent road. In this actually you are becoming more dependent. Dependent on what? Dependent on what, Dependent on what? Oh, whole matter depends only dependent. Not it has 10% independent. He says totally, but 10 out for Dada. Dependent on what? 100% dependent on what જે વિચાર કરે છે તેના વિચારના ડિપેન્ડન્ટ જે જેનું વાંચીએ છીએ તેના ડિપેન્ડન્ટ પુસ્તકોના ડિપેન્ડમેન્ટ ડિપેન્ડન્ટ આ બધી વસ્તુઓના ડિપેન્ડન્ટ જેની જે જે આપણે કરીએ બધાના આપણે ડિપેન્ડન્ટ છીએ You understand? You are dependent on the thinking which you do. You are dependent on the teaching. You are dependent on everything. two, three years. Uh, the dependency has dropped. Uh, I begin to feel books are necessary, but not that important. Satsang is very important, but I don't have to depend upon it. So, but I don't know whether I can correlate this to a growth or not, but I know that three years back, you would hear something you would like to run because you feel that it was very important. You want to grab something and do something and that kind of thing. But without going in that direction, right? But still, I can feel that there is a certain amount of a growth is happening. That means that dependency is gradually coming down. But I don't think I can abruptly stop the intellect from going, you know, putting a gate on that one and say, don't more, don't anymore think, because it is supposed to think. So I have to, it has, it has to go through a learning process. હા એટલે મારે બુક્સ ઉપર બુક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ હું એના ઉપર ટોટલી ડિપેન્ડન્ટ નથી સત્સંગ ઇમ્પોર્ટન્ટ છે ને સારી વસ્તુ છે પણ એ ટોટલી એના ઉપર હું ડિપેન્ડન્ટ નથી એટલે ઉડતાનો હું છેલ્લા ત્રણ વર્ષમાં તો ઓછો ડિપેન્ડ નથી આ બધી વસ્તુ ઇન્સલ્ટ થઈ જાય એ આખો એને અપમાન એને હા એટલે વોટ હેપન થઈ જાય what happen if somebody two years back, if somebody would insult me, there will be an anger within myself. Yeah. Today, if somebody would insult me and say that I did something wrong, there is a compassion towards the person that you know, my reaction to those kind of things have decreased to a to a very small degree. It is there. but કે છે દાદા બે વર્ષ પહેલા મને કોઈ ઇન્સલ્ટ કર્યો હોય તો મને બહુ ખરાબ લાગે હવે કોઈ મને ઇન્સલ્ટ કરે તો એના પર મને થોડી દયા આવે છે અને મને એટલું બધું ડિસ્ટર્બન્સ નથી લાગતું દયા આવે હા ઓકે અને રજૂ કપાય તો આત્મહત્યા લઈ what what what happens if somebody dependent કરે છે પછી steals uh, thousand dollars from your pocket or snatches your થોડા purse દાડા એ ઇન્સિડન્ટમાં ડિપેન્ડન્ટ રહેવું પડે એ ઇન્સિડન્ટ Yeah, બન્યું for ત્યારે how- ડિપેન્ડન્ટ કેટલા દિવસ for how many days you be- remember or become dependent on that incident if you lost a thousand dollars or somebody snatched a thousand dollars from you It depends on the uh, timing. In other words, if uh, two years back or maybe two years back. No, at present. No, at present. Uh, I think uh, my attitude would be that probably the person who stole it, uh, at least that's my attitude today, that he deserves more than what I have, what I, you know, and uh, not to think about it because I know that will be a disturbing effect on myself. But what what did disturb you? I For how many days? Oh, it, it might disturb I would say maybe in the second probably. And uh, maybe I would say, let me go to uh, police station and inform them maybe. That's the only reaction that I might have. Because I know a case. I have a rental apartment. The lady walked away without paying the rent back. Uh, I don't know what happened to me there. I took it very correct. I could have taken to the court and I could have gone through the proceedings but uh, but somehow I felt that lady could not pay it. એને હજાર ડોલર કોઈ લઈ જાય તો એમ વિચારે કે એને વધારે જરૂર હતી મારા કરતા એને મારા કરતા વધારે જરૂર હતી હા અને હમણાં એનું એક એપાર્ટમેન્ટ હતું લાગણી ઉત્પન્ન થઈ હા હમણાં એક એનું એપાર્ટમેન્ટ હતું એ ઓન કરતો હતો એમાં ભાડું ભાડું આપ્યા વગર જતો રહ્યો તો પહેલાં એને થયું કે કોર્ટમાં જઈને પાછું દાવા કરીને પૈસા લેવા જોઈએ પછી તરત જ એને વિચાર આવ્યો કે એને વધારે જરૂર હશે બસ નહીં હોય એટલે જવા દો એવી રીતે સમાધાન સારું સારું સારું ડિપેન્ડેન્ટ ઓછું થાય યુ આર લેસ ડિપેન્ડન્ટ અને વાઈફ છે તે સામી સાહેબ સારું શું કરે છે What what happens when your wife is uh, independent driven? When your wife is uh, angry with you or upset with you? Um, now, now. Now. Mm. In the last two to three years, I have given full independence mm. to the whole family mm. because I don't want to be dependent on anybody, mm. especially in the spiritual path. If I want to see Dada Baji, I would come and see you there. Don't have to ask permission or do anything that. But what if she gets mad about it? If she gets mad about it, again, there is a composure that she is not on her own. <laughs> something is bothering her and uh, I would have the tolerance in myself to uh, control myself and say, uh, if she was on her own, she would not behave like this. એ કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં બધાને ટોટલ ઇન્ડિપેન્ડન્સ આપી દીધો છે સ્પિરિચ્યુઅલ પાથમાં મારે જે કરવું હોય એ હું કરું અને જો એ અપસેટ થાય તો હું બહુ અપસેટ ના થઉં વાઈફ અપસેટ થાય તે તું ના થાય ના એ ના થાય તો પછી એ- એ બોલે નહીં તું બોલવું ને જોડે If she doesn't stick to you, she, you stick to her? Yes, uh, I will ask her what's bothering her. That uh, I know, uh, you know, by nature, that if uh, a person like her is not a person to keep quiet unless something, you know, drastically has happened to her in her work or something like that. But I was not like this three or four years back before I went into this path. કે છે દાદા કે એની વાઈફ ના બોલે એટલે એને ખબર પડી જાય કે કશુંક રોંગ છે એટલે પૂછે અને ક્વેશ્ચનનો સમાધાન કરે અને કે ત્રણ ચાર વર્ષ પહેલા એવું નહોતું હવે છેલ્લા બે ત્રણ વર્ષથી એવું છે પણ વાઈફ સારી છે ખાતરી છે Adishaiti Yavai. Uh, again, this is the gift given by the God. Uh, I don't know whether, uh, you know. Who, whose wife? Is it Krishnamurti's wife? As I said, I don't know. ખબર નથી ભગવાન આપેલી ઇજિપ્ત છે એ નિકાલ કરે છે સારી નહીં હોય ત્યારે સાઉથ ડિપેન્ડન્ટ નથી બાકી તો ડિપેન્ડન્ટ જ છું લાઈફમાં એ તારી વાઈફ ન હોય એવું તું જયારે જાણ છે જ્ઞાન થશે ત્યારે તું ડિપેન્ડન્ટ પણ નહીં થાય When you know that this is not my wife for sure, then you are no more dependent. As long as you, you think that this is my wife, you are dependent on her. Where there is my depend. Yeah. Where there is my, there is dependence. True. That's what I said. I don't have the feeling. And the moment I gave this life, uh, the people around here or people around in this country are independent. My relationship is only to that extent that I am part of the society. It's the same relationship with my brothers and the same relationship in the up. You know, they are independent. Uh, but so they, by, by, by, uh, by, the grace of the God, the marriage has taken place. Mm. Uh, I do have a duty to perform mm. as a grahastha mm. to give the same encouragement and courage to the family which is my duty. So to that duty extent, I will, again, I'm not functioning that me as a Krishnamurti is acting on that path like that. Something is telling me that I am, I have to do my duty. So if he is angry or if something is there, I know it is not good for the whole. ઘરમાં એટલે ડિસ્ટર્બ his spiritual peace એટલે he wants to solve the problem શાંતિ રાખવા માટે એ સોલ્વ કરી નાખે છે કે જેથી એના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસમાં ઓલો ડિસ્ટર્બ ના પડે અડચણ ના થાય But uh, I can keep on telling my wife, my wife, and you know, it- it- maybe uh, we are living in the same house and everything, but uh, my attitude has changed as far as the uh, family is concerned, as far as my relationship with brothers are concerned. Like, if not it was what was Fourier said. Uh, because I see the uniqueness that, uh, you know, uh, these were all brought a kind of a play with me there. એ કહે છે કે છેલ્લા બે ત્રણ વર્ષમાં આ મને નાટક જેવું લાગે છે અને એટલે આમ એ લોકો સાથે રહે છે તેમાં કંઈ બહુ માય જેવું છે નહીં નાટક જેવું લાગે છે નાટક જેવું હા નાટક જેવું લાગે માય જેવું છે નહીં અમે સાથે રહીએ છીએ પણ માય જેવું નથી પણ નાટક જેવું લાગે છોકરા બોકરા છે છોકરા નાટક નો Do you have children or they are also of the uh, of the play? They are also the play. એ પ્લે ના છે નાટક ના છે not yours. I don't have a play like because I know that they came uh, as part of the whole play. They're going to play their own part. And uh, એ પ્લે છે એ જે આખું પ્લેમાં હતા એમ આવ્યા અને એ પ્લે ચાલુ છે એ કહે છે છોકરાએ પણ પ્લેમાં ભાગ ભજવા જ આવ્યા છે એ પ્લે માં ભાગ ભજવા જ આવ્યા છે નાટક જ છે નાટક જ છે બધા એક તો હું કોણ કોઈ નથી જાણ્યા સિવાય મારે સિવાય નહીં છોડ્યાથી ભૂત સમજો હું કોણ મારીને મારી જ રાખું છું હું કોણ નક્કી ના થાય ત્યાં સુધી મારે આવી જ જોઈએ તો મારે છોડી દે તો ધારો કરીએ તો નહીં એ મુશ્કેલી દેખાય બરોબર ને એટલે આવું પેલું એ માણસને પૂછો કે ભાઈ પૂછવાથી તને કંઈ નુકસાન થતું નથી ને ભાઈ શું પૂછવા અમે આ વાતચીત કરીએ છીએ કે નુકસાન થાય છે Okay. First, he wants to be uh, sure that uh, he's is not uh, harming you in any way. He's here to help you. I really like it because I think this is what I feel. Uh, but then again, I want to make sure I this notion that I have right now in the last two three years was not that good. I can not see it. I could see it. Now, one thing you from those things there. Okay, in order to make the inquiry, in order to find out the true I, first there should be a certain amount of calmness within myself. No, it's all right. Yes. Uh, Without the calmness, I cannot do the inquiry. And the calmness is at the present એમ કે છે દાદા કે હું હંડ્રેડ પર્સન્ટ મેં એમને વાત કરી કે જ્યાં સુધી આ નથી જાણે ત્યાં સુધી મારું નથી મારું નથી કહેવાનું એ બરાબર નથી એ તમને હેલ્થ નુકસાન કરશે તો એમ કે છે કે આ વાત હું હંડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટ કરું છું પણ બીજી એક વાત કે છે કે હું જ્યાં સુધી મને મનની શાંતિ ને આ બધું નહીં થાય ત્યાં સુધી કે હું મારા સ્પિરિચ્યુઅલ પાથમાં આગળ કેવી રીતના વધી શકું એટલે આ જે ડિપેન્ડન્સી ઓછી કરવા માટે એટલા માટે ઓછી કરું છું કે મને પહેલા પોતાને શાંતિ થાય બરોબર એક જ શબ્દ સાચો થઈ જાય ને વ્યક્ત થઈ જાય બધું ભ્રાંતિ છે આ બધી ભ્રાંતિ ને જેમ હાબુ એ કપડો ધોએ તો હાબુ એ મેલ છે ચલો એ મેલ છે ખબર મેલ થી મેલ કાપવાનો છે તે હાબુ પાછો મેલ મૂકતો જાય પાછો આમાં પેલો મેલ કાઢી આલે ધોત્યાનો એટલે પોતાનો મેલ મૂકતો જાય તો પછી નો પોલ નાખે તો મેલ જાય એ રીતે મેલ નાખતા જ જાય છે ખબર ને એ તો જ્ઞાની પુરુષ મળે અને શુદ્ધ હોય તો એ પોતાનો મેલ નાખે નહીં તમને શુદ્ધ કરી આપે શું કહ્યું હવે એ વાત તો જાણે જવા દો કે ઘણું સારું કરી છે આટલું વગર વગર બધી વાત એક્સેપ્ટ કરે છે આટલી વાત છે બરોબર પણ એક અક્ષય સાધુ જાણે કે તેને આપણે જણાવવા માંગીએ છે એકાદ શબ્દ અંધશ્રદ્ધા રાખું છું taking it down. And we go, what? That's so, what do you say? He's appreciating you. Well,